ના રોગોમાં છોકરી જે બુદ્ધિ છે અત્યારે તમે થઈ ગયેલી કહેવાય ને પણ અમને હેરાન તો કરે ને હેરાન તો બુદ્ધિ કરે સમ્યક અને પ્રજ્ઞામાં ફરક સમ્યક બુદ્ધિ અને પ્રજ્ઞા એમાં શું ફરક બુદ્ધિ પ્રજ્ઞા પરમાનન્ટ વસ્તુનો ભાગ એક ભાગ છે અને સમ્યક બુદ્ધિ એ ભૌગોલિક કહેવાય નહીં ભૌગોલિક કહેવાય એ પણ એક ભાગ તો ખરો ભૂગોલમાં ગણાય નહીં કારણ ભૂગોલનો પ્રકાશ ના હોય હા આ આખો આખો પ્રકાશ છે ને હા એટલે આખો આખો પણ નો પ્રકાશ નહીં ચેતનમાં નહીં ભૂગોલમાં મેં છતાં અને પૂછો હું તો ના કરું એને તો કરશો તો પેલું એટલે લોકોને સાપેક્ષ ભાવ સમજાય બંધ થઈ ગયું સાપેક્ષ ભાવ લોકોને એટલી સમજવાની શક્તિ ના હોય હું સમજી ગયો સાપેક્ષ ભાવ એટલે સાતસો રૂપિયા બંધ કરી સાતસો રૂપિયા બંધ કરી આવ્યા હતા સદાચારી બુદ્ધિ હોય સુધી નાની પુરુષ કેવો ન ત્યાં સુધી આ સતન ઉભો પોતાના દાખલા લઈ જાય અને ગાડી પૂછવા એટલે સતત બેસી જાય મને સાચું લાગે તો એવું નહીં સાચું પડે તમે કોઈ મોક્ષ તે જ મોટા મોટો તેથી કરવા દેવું પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને આવે રોગે જીવ પ્રચંડ તો પામે અવશ્યનો પ્રચંડ છે ત્યાગ કર્યો પોતાનું દાપણ ને આ પાસે કરવાનું વાંચે તો પોતાના બીજા દાપણ પોતાની ભાષામાં નહીં જાય એટલે આમાં કઈ ઘડવા ના આવે એને કહીએ કે આ નથી કરવા જેવું આમાં કઈ ઘડવા નહીં આવે એમ નહીં એમ કહીએ તો એ છોડીને બધા રમી રમાતું કરે જેના કરતા જેનો સ્વભાવ છે થોડા દિવસ સ્વભાવ છે નીચે ઉતાર સ્વભાવ છે સમજે તો એ પોતાની સમજણ સમજે ને પોતાની સમજણ વગર હા પોતાની સમજણ વગર કોની થી સમજવાનું જ્ઞાની ને સમજણ થી સમજવાનું દાખલા માટે આ જે દાખલો છે એ તમારી સમજણ ના લોકો નારી પુરસ્કાર સમજ સમજ છે સમજ સમજ અને બુદ્ધિ એ બંને અલગ અલગ અલગ જ છે ને હા સમજ એ બહુ ઊંચી વાત તો જાય અને સમજ છે જ વિમોક્ષ જાય એ સમજ આપણે શું કે શું કેટલાક જ્ઞાન નથી હોતું આપણું જ્ઞાન ના હોય તો એમ કહી તમે અને હોય તો શું કરી માણસ તો ભૂલ ના હોય ને સાઈડ કલાક સુધી કાલ મળી જાય ગુજરાતી પર લાગુ કે હા એટલે જોયેલું છે ને કરેલું છે આપણે ભૂલ વગર આવું કરે એ ભૂલ એ ભૂલ વ્યક્તિગત મોક્ષે જાય ડેવલપમેન્ટ અને સૂઝ ડેવલપમેન્ટ અને સૂઝ એક જ ને એક જ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ તો બધી રીતે થાય છે ડેવલપમેન્ટ થયું છે છે અને આ રિઝન એનાથી તો પછી શું જે આત્માનો ભાગ થયો ને આત્માનો ભાર જેવું છે પણ હમણે હમણે ના હોય જ્યાં સુધી હા પણ વિચાર થશે તો હમણે ના આત્માનો ભૂલ એ બાજુ લઈ જાય લઈ જાય તો એ બાજુ લઈ જાય બુદ્ધિ વધારે હોય ત્યારે ભટકાઈ મારે અરે ભૂલતા હા વિચાર વિચાર ભૂલ પડી જાય જે એક ના નફે માણસ તો કઈ કલાક લગાડે તો કરી ખાલી થઈ ગઈ અને એક દોઢ કલાક બરાબર કરી સરસ એટલે આપણે હજી ગયા ભૂત પડતી નથી ભૂત પડી હલી નથી પોતાની ઘડેલી આફત આવે સ્ત્રી ગુસાયેલી એના સરળ માણસો હોય તે સૂટ વધારે હોય સરળતા પૂજ્ય સરળ થાય સૂટ ને લઈને સરળ થયો એ બુદ્ધિમાં નાખવાય સમજ છે એ સમજ છે બુદ્ધિ નથી બુદ્ધિ બધું જુદી છે એટલે એ જરા એને સમજાવો આપડે લાભ આવે તો પરિણામ આવે ને આપડે દૂધમાં નાખ્યું દૂધમાં નાખ્યું દેખાય છે એમ કઈ ભય નહીં ગમે પણ દાદા માણસ એમ સમજે કે હું અને રસિકલાલ મને જુદા છીએ એક સમાજ થઈ એક સમજ થઈ અને પછી બુદ્ધિ એ બુદ્ધિ વાત જુદી છે અને મને એક સમજ આવી કે હું વાત જુદા છીએ એ વસ્તુ જુદી છે એ વાત તો ખરી ને હા તે જ વાત છે સમજણ સમજણ જે છે એ બુદ્ધિ થી જુદી વાત છે ને હા એ એમને સમજાવો એ એમના મગજમાં ઉતરતું નથી ઘણી વખત એમની સાથે માથા એ કે છે કે સમજણ અને બુદ્ધિ જુદી વાત નથી એક જ છે એમ કે છે શબ્દ કેટલાક બુદ્ધિ માટે વપરાય છે હા અને કેટલાક ગુણ ને માટે વપરાય છે કેટલાક ને શબ્દ કાઢીએ ને એટલે હું શું કહેવા પેલા શું કરી જાય હું શબ્દ કહું તો પેલા શું કરી જાય બરોબર શું કહેવા એટલે કેટલાક ના આપો તો એમને પોતા પકડી જાય બરોબર દૂધ ને સુધી છે અને બુદ્ધિ હવે સમજણ સ્થિતિ પણ આવી શકે અને તૃપ્તિ પણ આવી શકે હા. દૂધ ફેરવે, દૂધ ફેરવે, દૂધ ફેરવે. બરોબર. દૂધ શું કહેવાય? દૂધ નહીં શીખવાય. દૂધ દૂધ. સમજણ અને બુદ્ધિથી હોય શકે. બુદ્ધિથી હોય. જે બુદ્ધિ એમ કહે છે કે તું નહીં આત્માને બે જુદી થયું નથી નહીં આત્માને બે જુદું થયું હોય એમ નથી આત્મા છે કે નહીં એ પ્રશ્ન છે એ બુદ્ધિ એ બુદ્ધિ જતે જયારે ઓર્ગેન પડી જાય છે ત્યારે બોલતી નથી ત્યાંથી સમજીએ છીએ કે આત્મા છે એ કબૂલ કરે એટલે બુદ્ધિ બુદ્ધિમાં આપણું છે હા તો આત્મા પ્રાપ્ત થયો તો જ હોય હોય પેલા ઘૂંટણ ને હાથે મનમાં લાગે ગણે કેમ નહીં ચા પત્તી બનાવે હા એ તો ક્યાંથી હોય ના એટલે હોય તો ન હોય એમ શું બુદ્ધિ પેલી પેલી ગણતરી કરે ના આ ગણતરી ના કરે બહુ ભારી પોતે શંકા નો કરનાર એ જ આપી દે પોતે પોતાની શંકા કરનાર એ આપી દે દાદા એક વસ્તુ ન સમજાય કે માણસ મૃત્યુ પામે છે ત્યારે સાવ નિર્જીવ બની જાય કઈ હલન ચલન કઈ બોલે નહીં કઈ નહીં ત્યારે એક વાત તો નક્કી થઈ ને કે આ જયારે જીવતો હતો ત્યારે જુદી વાત હતી અત્યારે મરી ગયો એટલે એટલે કંઈક વસ્તુ હતી એ આમાંથી ગઈ ત્યારે આવું બન્યું એવું તો સમજાય કે નહીં તો એ લઈ જાય ત્યારે મને કઈ બાકી કોઈ વાત માણસ માણસ મરી જાય મંજુભાઈ એમ કે છે કે એમ કલ્પના પોતે એમ કલ્પના કરે છે કે જયારે એમની મરણ સ્થિતિ આવે મરણ સ્થિતિ આવે જયારે છેલ્લી છેલ્લી ઘડીઓ એમની હોય કે હું મરી જાઉં મરી ગઈ એ વખતે મારો દેહ આ લોકો લઈ જાય છે અને હું અહીંયા રહી ગઈ છું એવી ફિલિંગ થાય તો આત્મા સમજાય એવું મને લાગે તો પ્રસિદ્ધિ થાય એવું મને લાગે એવું મને લાગે ત્યારે પ્રસિદ્ધિ ના કલ્પના કરે તારે એવું લાગે એમને એવું લાગે છે કે હું બાકી રહી ગઈ ના દેખાયેલો એવું એમને લાગે છે એવી કલ્પના કરે તારે એવું લાગે છે ત્યારે એમને એમ ખ્યાલ આવે છે કે હા હોવું જોઈએ એમ હા એ કલ્પના એમની કરે છે ને એ કલ્પનામાં એમને લાગે છે કે આવું હા આમ થાય કે આ મારો દેહ લઈ જાય છે હું રહી ગઈ તો પછી એનો અર્થ એવો કે સમજે છે કે પહેલા ના ટાઈમ થઈ ગયો પોણો થઈ ગયો તારીખ ત્રેવીસ ચાર ચોર્યાસી મહાત્મા ચિમનભાઈ શાહને ત્યાં પેડર રોડ મુંબઈ સાંજ કેમ કામ ના કરી જાય સારું થયું તમે તે નહીં તો ધંધે પાડી ના શકે પાડી ના શકે હું જ હું જ મગન ભાઈ એટલે જોવા ગયા તો સાચું આપ્યું બધું બહુ સારું બને તો આખી જિંદગી સુધી લંબાયા લખેલું છે દાદા લખેલું છે આખી જિંદગી નું આખી જિંદગી નું લખેલું જ છે વખત ખરાબ થી કાલે અવાર કરનો ભારે આવી ગયો હોય છોડી આપીએ વર્ષ વર્ષ આપીએ વર્ષ નું પૂરું કરી આપીએ એમને કે ઉદય ભારે છે એમ કઈ વર્ષ બંધ રાખીએ આપડે ભામ આતે કમ થયું ભરત લઈને ભાંગવું એના કરતા વ્રત ના લેવું જ્ઞાની પુરુષે છોડી આવ્યા કાયમ નું લે તો ફસાયા લોકો મને એકલા કરે છે કે બધું આ મેં કેવા લીધું એક જણ તો ખોંડ ખાવાની પ્રતિજ્ઞા લીધેલી જ્ઞાની ની પાસે મારી પાસે નહીં આગળ થઈ ગયા તે પછી જયારે ચિકન ખાવા હોય ને ત્યારે ગોળ લઈને ખાય ચિકન પૂછી ના ના લઈ એનો અર્થ તને કોણ ખોડ કઈ બગડી જવાની છે ખાધી વસ્તુ ઘણી પડી છે ના ધમતેરે તો વસ્તુ છે ખોડ બને નહીં કહું તો કહું તો ધમતેરે તો મુખ્ય વસ્તુ ખૂબ આનંદ મળે ને મારી બધા ખૂબ આનંદ વિચાર હું બાર ઓટલા પર ખુરશી નાખી બેઠેલો આમ તો સાધારણ જોયા જ કરતો હતો કે ભાઈ ભેંસ ને પેલું ખેંચે એક આગળ એ ખૂબ ગાળ્યું ખેંચાય એનું મોડું ખેંચાય એનું જીભને બિચારીને જોર પડે એવું ખેંચે અને એક બાજુ પાછળથી મારે આ ખેંચે છે મારે છે તો એ ખસતી નથી એનું શું કારણ કઈ આટલું બધું રીખેલી કેમ છે ભેંસે રિહાય બરી ના રિહાય આટલું બધું સાચી રિહાય પેલા બોલાયો બીડીઓ રાખી દેલું એટલે બીડી બીડી પી બીડી આપી એટલે કેમ આ તું ભેંસને તું ખેંચ્યું છું ને પાસે મારા તે મારા શું વગર તમને દવાખાને લઈ જવું આવતી નથી કે દવાખાને લઈ જવું હે દવાખાને લઈ જાવ આવતી નથી આવતી નથી હવે ભડકી ગયેલું હોય ગઈકાલે દયા વગર છૂટકો નથી એ ખેંચીને જશે માર ખાઈને જશે તો દયા વગર છૂટકો નથી તો ભેંસ ના સમજે તો માણસ સમજવું ભેંસ માર ખાય તો માણસ સમજવું પડે દયા છૂટકો નથી તો આપણે કઈ રેડી છું તૈયાર જ શું મને આ દાખલો ગમ્યો અમે આથી માણસ આપણાથી કહેવા પણ ના રાખવું જોઈએ કારણ કે પાછળ માર ખાવો ને ખેંચામણ કરવી ને એવી પાછી જવું તો જવાનું તો છે જ ફરજિયાત આ બધી ફરજો એવી રીતે બજાવે ખુલ્લા થી હસતા મળે ફરજો બજાવે ના ગમતી હોય તે વખત આવવા શું કામ જગત એટલે પરવસતા નું બધું આ પરવસતા એટલે શું કે આપણા જે કર્મો છે તે કર્મના અધીને જ આપણે ચાલવું પડશે કર્મ એટલે શું સાયન્ટિફિક સર્કલ છે એવિડન્સ લોકો આ કહેવા પેલો કહેવા આમ પણ કરતા તમે કેવું કરો છો તો ઉપરથી આપણા ઘરના પૈસા ખર્ચી દફડાવે એ લોકો બહારના એવું કોણ વ્યવહાર કરે એના કરતા પહેલેથી જ ના ગમતો એ તો ફરજિયાત કે નાખું તો બાબા આવ્યો તો બહુ બેઠો હતો હા થાય કામ થઈ જાય એક જણને કાગળ આવ્યો તો તો આખો દાડો અભ્યાસ મળ્યા કરે છે કશું કામ કરવું બધાને કામ કરું તે મેં તું અભ્યાસમાંથી લાવેલો પણ જસ એવું એવું તો તમે શું કર્યું જસ તમને મળેલો મારી ઈચ્છા એ મારી પાસે હોય કે ના હોય પણ આ બધાને કેમ કરીને મારી પાસે હોય તો આ બધાને આપવું કેમ કરીને આ લોકોને દુઃખ જતા રહે કેમ કરીને આમ થાય એ બધી આખો દાડો ભાવના રે એટલે એનું પરિણામ એ આવે રૂપિયા અપાય ના અપાય એવા જુદી છે પણ ભાવના હાથ દુશ્મન જોડે ભાવના હારી ગયા સારું થાય સારું એટલે એને સમજણ છે એટલે એવું કરે પણ આપણે સમજણ જો આવું કરીએ તો પછી આપણા મને પેર શું અને જવાબદારી સમજતા નથી એટલે એવું કરે છે આપણે જવાબદારી સમજીએ છીએ એટલે નથી કરતા પણ ના સમજતો એટલે કરી નાખે તારી જવાબદારી બરોબર હાથું છે ને ચાલે છે બાબા દર્શન કર્યા તેલ લાય બાબા દર્શન કર્યા તેલ લાય એટલે જીવાય છે જીવાય છે વાર્ષિક માં શું કરવું પછી વાસ્તવિક જાણીને રહેવું તો ખરું ને એમનો પ્રશ્ન એવો છે રુદ્રાક્ષ રુદ્રાક્ષ બાબતમાં એ પૂછે છે કે રુદ્રાક્ષ એ છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી પહેરે છે અને એમનાથી એમને ઘણો ફાયદો થયો છે એમને લાગે છે અને એક વખત એમને ડાબી બાજુમાં કંઈ દરદ થયો એટલે રુદ્રાક્ષ એમને પૂજામાં મૂકી દીધું અને પછી એ દર્દ ચાલુ ગયું અને એનાથી એમને ઘણો ફાયદો થયો તો એમને પૂછવું છે કે રુદ્રાક્ષમાં આટલી બધી કોઈ શક્તિ છે એવા શાંતિ છે એ ચીજોમાં શક્તિ હશે બહાર નીકળ્યા રુદ્રાક્ષ ખુલા છે આ નીકળ્યું નીકળવું હશે ને મીંડે હા પાર શક્તિ આર્થિક જોઈ નથી અને જયારે હાર થાય એટલે પાછો પાછો જમ્પ લેવો પાંચ ઇન્દ્રિયોમાં રૂપરાત ગુણકારી નહીં થયું ગુણકારી નહીં સંગ્રહ થાય ઇલેક્ટ્રિસિટી ગુણ હોય છે બધા દરેક એટલે એ આધાર ઘણા ફાયદા બરોબર આપણે મીટર બધે છે ને હા દાદા હા લગ્ન વખતે બાંધે છે ને દાદા લગ્ન વખતે બાંધવાનું શું પ્રયોજન હશે બીજી હવે બીજી આડી અસર ના થાય કોઈ નજર ના પડી જાય નજર પડતી હશે દાદા હા પણ આ જે નજર ને રોકવા માટેની જે નજર છે એવી નજર પડતી હશે પડે છે ને આ જે લોકો કાળો ડબ્બા કરે છે હા એ છોકરા આપડે નજર લાગે એવું કશું નથી પણ એ મારે એવું લાગે મારું નજર લાગે હા તો પછી નજર પડતી નથી નજર પડે હા કોક ને કોઈ છોકરા ના હોય છોકરાને બહુ ભૂખલો થયેલો હોય છોકરાને સપના જોયા કરતો કોઈ દેખું પાડું બહુ દેખે એટલે એની નજર ઘટી જાય તો ગેરફાયદો થાય કઈ કઈ ખરાબી થાય કઈ નજર ના ખરાબ થાય મન મન બગડે તો એનું બગડે તો આ તો આખી નજર બગડી મન રાતે હા પણ એની નજર બગડી પણ સામાન્ય કઈ ગેરફાયદો થાય નજર ની અસર થાય છે બધી અસર થાય દરેક વાળી અસર વાળું છે પણ આ જે બધા લોકો કહે છે ને તે એકના હોવા કરી આપે છે આ લોકો એકમ કહે ઘરની બહાર પેલા મરચા ને લીંબુ બાંધી રાખે છે હાથું તો ખરું પડે ને પછી ગેસ બદલ હવે આ તો હિન્દુસ્તાન છે ફોરેન માંથી અવલેબલ બધી આ મારા પાસે એમને કેવા થઈ આપણે લોકો વહેમી છીએ એ લોકો એમ નથી આવું આવું જાણતા જ નહીં હોય ને એટલે કસાઈ ત્યાં વધારે હોય ત્યાં વધારે વહેમ છે કસાઈ કસાઈ એ જ વહેમ છે પોતે કોણ પીવું એને શંકા પડે હું આત્મા પીવું છું શાંતિ થાય એવો ઉપાય શાંતિ થાય એવો ઉપાય બતાવો તમે સાધક છો એ ગાયત્રી ના સાધક છે અને ગાયત્રી ની સાધના જે કોઈ કરતા હોય બરોબર દિલથી તો સામો માણસ રિવોલ્વર નાખે ને તો એનો ઘા દૂર પડી જાય એને વાગે નહીં સામા માણસ ને સાધક કરતો હોય મંત્રો નું બળ એ વાત પૂર્વલિક વાત છે આત્માની વાત ક્રોધ માન મોયા ક્રોધ માન માયા લોભ એ ઓટોમેટિકલી ઓછા બંધ થઈ જાય છે કે આપણે કઈ પ્રયત્ન કરવો પડે છે એવું છે ને ડાક્ટર ને કે અંદર ગર્ભો બેઠો બહાર નીકળ્યા પછી તમે મને હેરાન ના કરો આવું એમ કે હાલ લાગે પછી કે હા જ્ઞાન પછી પૂછવાનો પ્રશ્ન ભૂમિકા ગાય પાંચ મિનિટ બાકી છે પાંચ મિનિટ ઉઠે ગયા અને રસ્તા મળ્યો હું તો મેં મારે બે આપી દો તો એટલે આપણે પહેલો દોઢ રૂપિયા વાત કરી પછી બેનો રૂપિયા આપી પડ્યો આ તો આપણે ચાલી જશે એટલે તાના બધા ગાડી મળી જાય તો ઘણા હોય એટલે હોય તો તેને ત્યાં લોઢિયાને જે હોય છે લોઢી હોય ત્યારે લોઢિયાને તો ખુશ થઈ જાય એ કીધું જાવ તો બે કરે માગી હોય તમારી વાત કરી આપણે આમ કરી આવું તો માની કે તમારો નથી તે ઘર હતું અક્કલ એમ બોલીએ એ તો ના બોલીએ પણ મારે બોલ રાખે તો ના કરાય એના કરતા આપણે કહીએ કે તમારી વાત તમારી રાખી માનીને માન આપી ચાલે નથી બોલ પછી આપણી નમ્રતા હોય તો આપી શકાય નમ્ર બનો એમ મારું યોગ્યાનો નિરોગી બનો અને માની માનમાં બે મોટી વાતે આપણે મોટી શબ્દ વાત જ મોક્ષ એટલે સંસારી દુઃખોથી સર્વથા અભાવ એવો એનો અનુભવ સંસારી લોકોનો સંસાર સંસારના લોકો કાઢવા માટે તો આખો ઘરો માથાથી થઈ જાય આખા દુનિયાની બાવા બાવી બધા પછી એકલો બાળક જોડે આવે ને અરે અંગુ જરા ચા પીલાવ કે ચા પીવાય ને બધું પીલાવવાનું તો પરિવાર ના આવે આ મોટી મોટી વાતો કરે પણ પરિવાર ના આવે કેમ હિંમતથી બોલતા નહીં આથી એટલે નમ્રતા આ બીજી રીતે આમાં આમાં નહીં કરો નમ્રતા ભાષામાં નમ્રતા તમારી વાત પોતાને બંધ થવો ના અરે પોતાને પણ થવો ના થાય અને આપણે બેસે તો બધું ના થાય ભગવાને બે પ્રકારની વાણી કરી બધું ચિત્ત જીવડા બે પ્રકારની કરી એક વાણી અભિષેક વાણી હતી બધું એટલે વાણીનો પ્રાર્થનો જ પાર બધું બધું ના કરાય અને જે કપટી માણસ મીઠું મીઠું બોલે એટલે આપણે સમજી જવું કે આજે આપણે આ વધેવાનો છે આપણે ના રહીએ એ વધે જ ના આપણને જ્ઞાની પુરુષ છે એની વાણી એને જ્ઞાની પુરુષ પ્રખાવી એ જ મુશ્કેલ છે એમના કરતા ઊંચી વાણી તો શિક્ષિકર ભગવાન નીકળેલી વાણી તો અભિષણ પછી કામમાંથી ભગવાન મન છે કેટલાક ની વાણી એવું બોલે છે આપણે તાવ ના કરતો સુધારવાની જરૂર થઈ સુધાર સુધારવાની ઈચ્છા રાખીને સુધરે ખરી હા સુધારવાની ઈચ્છા રાખીએ આપણે કઈ પ્રયોગ કરીએ તો થાય એ હતો એકજણે વાણી સુધારી હતી ક્ષત્રિય હતો અને બંગડીનો વેપાર કરતો હતો બંગડીઓ ખેડાતા બંગડીઓનો વેપાર કરે એને બગડીઓ અહીંથી બારમાં લઈ જાય ચામા ટોપલામાં લઈ જાય કિરના લઈ જાય એક જગ્યાએ હતી ને તેની બધા ટોપલું બાંધી લઈ જાય પછી પાડી કે ભાઈ તું આગળ તું આ ચલાવું બંગડીઓ અહીં તને જે બોલી છે ને સ્વામી બોલાવી મારી મારી શું પેલું ભૂલી કરો મારે બતાવવું પડ્યું તો આગળ આબા આવબા કરીએ તો ભલે પ્રયોગ કઈ કરીએ તો ભલે જાણીએ તો ફાયદો થઈ ગયો આવડા બોલે નહીં પણ આપ છો ને વાણી તો ટેપ થયેલી જ હોય છે વાણી તો ટેપ થયેલી જ હોય છે એવી ચેક કરી પણ આપણે આ વાણી ચેક કરવા માટે આગળથી જાણીએ તો નવી વાણી પેલી ચેક થાય એનું જ્ઞાન દેખાય વખત તેમાં થયેલું હોય તે વાણી ચેક થાય વાણીને થતો થતો બહુ ટાઈમ લાગે જેથી આપણે બોલે છે નહીં હું બોલી ગયો પણ મારે બોલતો તે બોલી ગયો તું બોલ્યો કેવો બોલ્યો એવું બોલે છે અને પેઢી કરવું તો તો ધર્મી આવે છે આપે એક વખત એમ કહેલું કે વાણી સુધારવી હોય તો નાની ની આજ્ઞા હોય તો સુધરી શકે કારણ કે એ ગૌમાં ગૌમાં દાખલ થવા માટે એ વાર સમાન છે વાર ઘઉંની ની અંદર દાખલ ના થાય ભાવની અંદર કશું આપણે કહું ને ની અંદર ભાવની અંદર વાણી દાખલ થવાનું દાખલ થવાનું સંસારમાં સંસારમાં સંસાર બીજા પ્રશ્નો છે દાદાને બધા પ્રશ્નો આવી ગયા એના દેવજી ભાઈ ના પતી ને મનવાળીને લક્ષણમાં સમાયેલા પરિણામ ન હોવું મનવાળીને વર્તનમાં સમાયકાર પરિણામ એટલે શું મન વાણી ને વર્તન માં સમયાકાર થાય એકાત્મતા કેવા માંગો છો શું કેવા મન એકાત્મતા હોય છે મનમાં જેવું હોય એવું વાણી પડે એવું વર્તન આવે એવું કેવું હા પરિણામ પરિણામ હા શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ નું તમે આ કામ કરો શુદ્ધ ઉપયોગ એટલે શું કે તમે પોતે હું શુદ્ધ છો અને બીજો ગાળ છે તો એ પણ એ શુદ્ધ દેખાય ત્યારે શું શુદ્ધ પેલો ગાળ છે તો એ શુદ્ધ દેખાય પેલો આપણે ધોલ મારે તો એ શુદ્ધ દેખાય એ અશુદ્ધ દેખાય તો આપણે શુદ્ધ ના એ થયું ને તમે કઈ ઘા છે વચ્ચેમાં સંજ્ઞાન થઈ જાઓ એના કરતા એ ઘા જતો હોય તો પણ એનામાં શુદ્ધ ઉપયોગ તમારો હોવો જોઈએ એ પણ શુદ્ધ બાહ્ય સંજોગોની અસર અંતરસુખનો પ્રથમ ને થાય છે બુદ્ધિમાંથી પછી મનને તે પહોંચે છે વૃદ્ધિ જો વચ્ચે સ્વીકાર ના કરે ના રહે એટલે પછી મન પર પકડે બુદ્ધિ ધીરે એટલે મન પર પકડે પછી મન સ્વીકાર બુદ્ધિનો ડખો દેવજીભાઈ નો કઈ બુદ્ધિ નો ડખો થાય થતો હોય દેવજીભાઈ નો આ બુદ્ધિ નો ડખો થયો એવું જાણો તો જાણવાનું બુદ્ધિનો ડબ્બો થયો આ દેવજીભાઈએ બુદ્ધિનો ડબ્બો કર્યો તમે જુદા પડીને જાણો દેવજીભાઈ શું કરે છે તમે બોલાવો એટલે હું આજે થઈ ગયો બોલાવો એટલે પુસ્તકમાં લખ્યું છે આપણે આપતવાણીમાં કે બોલાવો તો હાજર થઈ જાય એમ છે પણ તમે બોલાવતા આવડતું નથી તમારી ભક્તિ થતી ઊંચી એવી હોવી જોઈએ કે જે બોલાવે જગત બોલાવવું એટલે શું ભક્તિ મોટી ભક્તિ બેઠા જ રહ્યા કરે આપણે આમ ચોકડી પડી જતો દોસ્તી બધી હેડમાં આવે તો કઈ ચોકડી બધી રાખી વસ્તુ આટલું આટલું બધું ગેરગાળ એટલે વર્તે તો આ ચેતનમાં અત્યારે તો પૈસા ની દેખાય છે ને મનમાં ચાલે એવું નથી હવે સાફ કરી નહીં ચાલે એવું પણ એ ચીજ આવે એ ચા ચાના આધારે આવે છે એ જાણો તો નુકસાન છે આપણે જાણીએ નહીં અને આપણે આપણે ધર્મ પાસે બી નાખી દીધું હોય અને પછી આપણે કોઈ કે ઘી તો બહુ સારું ધર્મ એટલે કઈ બાજુ કહી દઈએ તો સારું સારું થાય નુકસાન થાય હું તો પહેલું જાય પેલું અડધું કે તમારે કોઈ જરૂર નથી અરે આવજો બુધવારે બેસજો બેસવાનું બોલવાનું કરવાનું સૌ પ્રયાસ કેવું નહીં ઓપરેશન માટે શું કરવાનું એનું છે આગળ છે છોકરા છે ઘર છે રેલમ છે બાકડા છે છોકરા છે છે પાથરવાનું છે દિવસથી પરિઘણા હોય તેમાં આપણે તમે નથી ગમતું ને કોલાકુદ કરે ગુલાકુદ કરે ગમતું નથી મન કુદાકુદ કરે તે ગમતું નથી મન કુદાકુદ કરે ગમતું નથી મન કુદાકુદ કરે છે નથી ગમતું એક જણા હું એ ભાઈ ની ગયા નથી ભાઈ ને બેન ભાઈ ડરી ગયો બિચારો ડરી ગયો ડરી ગયો બીજી સ્ત્રી ના ડરે આવે સ્ત્રીઓ તો પુરુષ કરી દે સ્ત્રીઓ તેવું તો આવડે ને ગુજરાત એટલી સરસ સરસ છે ક્યાં ભણતો મને એટલી બધી ફરી રાખું જિંદગીમાં કોઈ માણસ જે ડરાવર છે એને તો કાયદા કરે લોકો જાગરણ આ તો અમારે એવું કઈ મરવાનું નથી નથી વાત બધું પણ આ તો ભાઈ ભાઈ ભાઈ ચગે પાછા આમ તો મુદ્દો વાળા મુદ્દો વાળા તો ખરાબ એટલે બીજા એક છોકરા જોડે કરે એક આઠ નવ હતા કરવો છે તે બધા જમી રહે ત્યાર પછી મારી પાસે અડધો પોણો કલાક મારે મારે તો ક્યાં રહેવાનું બે દાડા મારે ઉભા ટાઈમ થોડું થોડું આ કે ત્યાં ગયો